એ આવો આવો મારા નાના નાના બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો કેનેડામાં બેઠા બેઠા રિષિત વાર્તા સાંભળે છે આવો આવો ઋષિતભાઈ તમે તો રોજ વાર્તા સાંભળો છો ને ભાઈ સાંભળો સાંભળો આજે હું તમને બધા ભૂલકાઓને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ કાન દઈને સાંભળજો આંખ ખુલ્લી રાખીને સાંભળજો અને આ વાર્તા સાંભળીને તમારા ભાઈ બહેન ને બેનપણીને કહેજો પાછા હો ભાઈ તો ધ્યાનથી સાંભળો રિષિતભાઈ વાર્તાનું નામ છે નગુણી માણસ જાત હા માણસ જાત નગુણી એને કાંઈ ગુણ ન હોય એક ગામની બહાર નાનું તળાવ હતું તેમાં એક મગર રહેતો હતો એ મગરને લીધે કોઈ એ તળાવના પાણીનો ઉપયોગ કરતું નહીં હો રિશિત એકવાર ચોમાસામાં વરસાદ પડ્યો નહીં અને પછી આવ્યો શિયાળો શિયાળા પછી આવ્યો ઉનાળો અને તાપ તો તપે તાપ તો તપે કે વાત પૂછો નહીં તળાવનું બધું પાણી સુકાઈ ગયું હો એટલો બધો તડકો પડ્યો મગર તો ગભરાયો પાણી વગર કઈ રીતે રહેવાય એને તો કાંઈ સૂજે નહીં મગરને એને થયું આપણા તો રામ રમી જવાના હું તો આ તળાવમાં પાણી વિના મરી જવાનો અને ઝાડા રગડા જેવા કાદવમાં તો રહેવા લાગ્યો એક દિવસ એ તળાવ પાસેથી એક ખેડૂત પસાર થતો હતો મગરે એને જોયો એને થયું કે જો આ માણસ મને ઊંચકીને બીજા કોઈ પાણીવાળા તળાવમાં નાખે તો હું બચી જાઉં એણે તરત તેને બૂમ પાડી અરે ભાઈ ઓ મારી વાત તો સાંભળો ખેડૂતે જોયું તો તળાવમાં રહેલો મગર એને બોલાવતો હતો એ તો ગભરાતો ગભરાતો ગભરાતો જરાક નજીક ગયો મગર સમજી ગયો કે માણસ મારાથી ડરે છે એટલે નજીક નથી આવતો એટલે એણે કહ્યું એ ભાઈ તું ગભરા નહીં હું તો તને કશું કરી શકવાનો નથી પાણી વગર હું મરવા પડ્યો છું તું મારો ભગવાન મારું એક કામ ન કરે તું ખેડૂતને મગર ઉપર દયા આવી હો બિચારાને બિચારો પાણીનો જીવ પાણી વગર કઈ રીતે જીવવાનો હતો એ વધુ નજીક આવ્યો અને બોલો કે તને મારું શું કામ પડ્યું હે મગર તું જુએ છે કે પાણી વગર હું જીવી શકું તેમ નથી અને હવે આ તળાવ આ બળબળતા તાપમાં થોડા દિવસમાં સૂકું ભઠ્ઠ થઈ જશે પછી હું કેવી રીતે જીવીશ એક ઉપાય છે કે તું મને ઊંચકીને કોઈ વધારે પાણી હોય તેવા તળાવમાં મૂકે તો મારો જીવ બચે બાપ રે તને ઊંચકીને બીજા તળાવમાં હું મૂકું બીજા તળાવ સુધી જવાનું તો બાજુએ રહ્યું તને ઊંચકવા આવું એટલે જ તું મને ચાઉ કરી જાય ને તારા જેવા પાસે આવે કઈ રીતે કોઈ તું જીવે ન જીવે અરે પણ મારે તો મારા પત્ની ને મારા છોકરાઓ છે એ તો બિચારા રખડી જ જાય ને તું મને ખાઈ જાય તો ખેડૂતે તો જવા માટે પગ ઉપાડ્યા હો કે ભાઈ હું નહીં બચાવું એ ના બાપા ના જે મારો જીવ બચાવવા આવે એને હું ખાઉં તો તો હું બચું જ કેવી રીતે તને ખાવ પછી એથી આ તળાવમાં પાણી થોડું આવી જશે તને ખાઈ જઈશ તો એ તો સુકાવાનું જ પછી તો મારે મરવાનું જ ને તારી જેમ મને મરવાની બહુ બીક લાગે છે હો ખેડૂત ભાઈ મારો ભરોસો કરો હું તને સેજે દાંત નહીં લગાડું તો ખાવાની વાત ક્યાં આવી તું મારા પર આટલો ઉપકાર કર ભાઈ સાહેબ જીવત દાન સૌથી મોટું દાન છે હું તને નહીં ખાવ અરે ભગવાનના સોગન ખાઉં છું હું તને નહીં ખાવ મગર તો પુષ્કળ કાલા વાલા કરવા લાગ્યો ખેડૂત પાસે ખેડૂતને થયું મગરને જીવવાની ગરજ છે એટલે એ મને ખાશે તો નહીં લઈ જવા દે બિચારાને નહીં તો આ સુક્કા ભઠ તળાવમાં પાણી વગર રોટલાની જેમ શેકાઈને મરી જશે ખેડૂત હતો સાહસિક એણે વિચાર્યું કે આ જંગલની ધાર પર મોટું તળાવ છે ત્યાં આને મૂકી દઉં વળી એ નજીક જ છે એટલે મારે પણ મગરને બહુ નહીં ઊંચકવો પડે આમ વિચારીને ખેડૂત મગરની નજીક ગયો તોય એણે કાંઈ ન કર્યું એટલે સાહસ કરીને મગરને ઊંચકો અને એણે તો મગરને લઈને ચાલવા માંડ્યું અને પહોંચો પહેલાં તળાવમાં ત્યાં પુષ્કળ પાણી હતું ઘણું બધું અને તળાવમાં સેજ ઉતરીને ખેડૂતે મગરને નાખો પાણીમાં એ સાથે જ મગર ઉછળો અને પાણીમાં ડૂબેલા ખેડૂતના પગને તરત જ પકડી લીધો બોલો ખેડૂત તો ગભરાયો અને પગ ખેંચવા લાગ્યો પણ મગર કઈ પગ છોડે એમ ખેડૂતથી તો પગ ચસકે નહીં અને એ તો કરગરવા લાગ્યો અરે ભાઈ મગર મેં ઉપકાર કર્યો અને તને અહીં લઈ આવ્યો એનો આ બદલો તું આપે છે મેં તને જીવતદાન આપ્યું અને તું મારો જીવ માગે છે તું મારો પગ છોડ ભાઈ સાહેબ તે ભગવાનના સોગન તોડી નાખ્યા સેજ તો ભગવાનનો ડર રાખ ત્યાં ખેડૂતની નજર એક લંગડા ઘોડા ઉપર ગઈ એના મનમાં આશા જાગી કે આ ઘોડાને મારા દુઃખની વાત કરું એ મગરને સમજાવે તો કદાચ મગર માની જાય આમ વિચારીને એણે ઘોડાને બૂમ મારી ઓ ઘોડા ભાઈ જરાક અહીં આવો અને આ મગરને સમજાવો ભાઈ સાહેબ લંગડાતો લંગડાતો ઘોડો ખેડૂત પાસે આવ્યો અને બોલો શું છે ખેડૂતે બધી વાત ઘોડાને કરી અને કહ્યું ઘોડાભાઈ તમે મગરને સમજાવો કે ઉપકાર અપર અપકાર ન કરે અને મારો પગ છોડી દે જલ્દી ઘોડો કે મગરભાઈ આ માણસનો પગ છોડતા જ નહીં એને ખાઈ જ જાઓ માણસની જાત એ જ લાગણી છે આ જુઓ ને હું આજ સુધી માલિક માટે કેટલું દોડો કેટલું દોડો માલિકને કેટલા બધા પૈસા કમાવી આપ્યા પણ મારો પગ તૂટો અને હું કામ કરી શકવા માટે નકામો બની ગયો એટલે તરત જ મને કાઢી મૂક્યો મારા માલિકે આટલા વર્ષની શરમ ન રાખી માણસની જાત તો તદ્દન નગુણી છે માટે તમે આ માણસને નહીં છોડતા હો ખેડૂત તો ચૂપ થઈ ગયો એને થયું ઘોડાને બોલાવીને ભૂલ કરી એ તો ઉલટો મગરને ચઢાવવા બેસી ગયો ત્યાં ખેડૂતની નજર એક ગાય ઉપર પડી એણે ગાયને બોલાવી ઓ ગાય માતા ગાય માતા જરાક અહીં આવો ગાય તો ધીરે ધીરે ખેડૂતની નજીક ગઈ એણે જોયું તો મગરે ખેડૂતનો પગ મોંમાં પકડી રાખેલો ખેડૂતે પોતાની રામ કહાણી ગાયને કહી સંભળાવી અને મગરને સમજાવવા ખૂબ વિનંતી કરી ઓ ભાઈ ગાયે કહ્યું મગરભાઈ આ માણસની જાત તો છે ને તદ્દન નગુણી છે એને ખેંચી જ જાઓ તળાવમાં મેં આખી જિંદગી દૂધ દીધું રૂપાળા વાછરડા દીધા પણ હું વસુકી ગઈ દૂધ દેતા બંધ થઈ ગઈ એટલે મારો માલિક મને કતલખાને મોકલતો હતો માંડ માંડ ભાગીને હું અહીં આવી છું આવી માણસની જાત પર કેવી દયા કરવાની વળી મારી જ નાખો આ ખેડૂતને લો બોલો ખેડૂત તો આભોજ બની ગયો ગાય પણ મગરના પક્ષમાં જતી રહી મગર તો ખુશ ખુશ થઈ ગયો હતો એટલે એને થયું કે માણસ જાત સાથે દગો કરવામાં કંઈ પણ પાપ નથી આ તો પુણ્યનું કામ છે ભાઈ ત્યાં જ માણસને શિયાળ દેખાયો ખેડૂતને થયું ઘોડો અને ગાય તો માણસ સાથે રહેનારા પ્રાણી છતાં મારો બચાવ ન કર્યો તો આ તો માણસથી દૂર રહેનારું પ્રાણી છે શિયાળ એ શું કામ મારો બચાવ કરે છતાં નસીબ અજમાવવા તો દે આમે મરવાનું જ છે ને એણે તો શિયાળને બૂમ મારી ઓ શિયાળ ભાઈ જરા આમ આવો ને શિયાળ તો ખેડૂત પાસે ગયું એટલે ખેડૂતે પોતાની આખી વાત શિયાળને કઈ સંભળાવીને કહ્યું શિયાળ ભાઈ આ મગરને સમજાવો અને મને બચાવો શિયાળને થયું કે આ ગરીબ ખેડૂતને બચાવવો તો જોઈએ મગરે આ ખોટું કર્યું છે પણ એ એમ કહે કે મગર મગર આ ખેડૂતનો પગ છોડી દે એથી એ થોડો ખેડૂતનો પગ છોડી દેવાનો હતો કંઈક યુક્તિ કરવી જોઈએ એટલે એણે કંઈક વિચારીને મોટેથી કહ્યું અરે ભાઈ તારી વાતમાં મને કાંઈ સમજણ પડતી નથી મગરભાઈ ઓ મગરભાઈ મને કહો જોઈએ કે વાત શું છે આ ખેડૂત શું કહે છે તમે જ કહો ને મગર તો ઘોડા અને ગાયની વાતથી બહુ ફૂલાઈ ગયેલો એટલે એને થયું કે શિયાળ પણ મારા કામને જ વખાણશે એટલે કહેવા દે મારા પરાક્રમની બધી વાત કહું અને મગરે કેવા માટે મોહ ખોલ્યું ને એ સાથે જ માણસનો પગ છૂટો <laughs> અને શિયાળે ઈશારો કરતા જ ખેડૂત અને શિયાળ તો ભાગ્યા ભાગ્યા ભાગ્યા બંને સીમ સુધી ભાગ્યા પાછું વળીને જોવાય ન ઉભા રહ્યા ખેડૂતે શિયાળનો ખૂબ ખૂબ આભાર માન્યો અને ગામમાં ચાલો ગયો ભાઈ તો ભાઈ દુષ્ટ ઉપર ઉપકાર કરો ખરાબની મદદ કરો તો એનો બદલો આવી રીતે જ મળે એટલે દુષ્ટથી દૂર જ રહેવું સારું ભાઈ મગરની મદદ કરવા ગયા એમાં ખેડૂત ભાઈ સલવાયા તો ભાઈ ઋષિતભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ આવજો